એ આવો આવો મારા વાલકુડા એવો ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ સાંભળો સાંભળો ભટુરિયાઓ આજે તો આમ સુરતના ઉત્તરાયણમાં બેઠા બેઠા યોગેશ અને મિત્તલ વાર્તા સાંભળે છે આવો આવો યોગેશભાઈ મિત્તલબેન આજે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો ભાઈ વાર્તાનું નામ છે રીંછ અને માછલીની વાર્તા <laughs> એક હતું વન આ વનની અંદર ઘણા બધા પશુઓ અને પંખીઓ રહેતા હતા વાઘ વરુ દીપડો સિંહ ઊંટ પોપટ કોયલ ને કાગડો વળી આ વનની અંદર એક રીંછ પણ રહેતું હતું રીંછ તો રોજ સવારે પોતાની ગુફામાંથી નીકળીને નદી કિનારે માછલા પકડવા આવે એમને માછલા બહુ ભાવે નદીના કાંઠે એક પથ્થર ઉપર બેસે અને વહેતી નદીમાં તરતી માછલીઓ જોયા કરે અને એમાંથી જે તાજી માજી જાડી પાડી માછલી હોય ને એને જ રીંછભાઈ તો પકડે અને કિનારે બેઠા બેઠા ખાય <laughs> નદી કિનારે ખાવાનું પતાવી ને પછી સાંજે પોતાની ગુફા તરફ પાછા જાય રીંછભાઈનો આ માછલા પકડવાનો રોજનો નિયમ હો ભાઈ હવે એક વખત થયું એવું કે આ નદીમાં પાસેની એક બીજી નદીમાંથી બે મોટા માછલા ફરવા તરવા માટે આવેલા એક માછલી લાલ રંગની અને બીજી માછલી પીળા રંગની લાલ માછલીનું નામ રતુમડી અને પીળી માછલીનું નામ પીળ ચટ્ટી <laughs> પીળ ચટ્ટી માછલીએ નદીના કિનારે પથ્થર ઉપર આસન જમાવીને બેઠેલા રીંછભાઈને જોયા રીંછભાઈને જોતા જ પીળ ચટી તો બોલી અરે ઓ રતુમડી ધોબી જા આગળ ન જઈશ અરે જો જો ત્યાં નદીના પાણીમાં પેલા જે રોજ માછલી ખાવા આવે છે તે રીંછભાઈ બેઠા છે રીંછભાઈ અરે આમ જોતો ખરા કેવા રૂવાદાર રૂછડા વાળા અને કાળા ભમ્મર વાળ વાળા છે તો મને તો આ રીંછભાઈ નદીના રાક્ષસ જેવા દેખાય છે રતુમડી આપણે તેમની પાસે પણ જઈશું ને તો એ તો આપણને પકડીને ઓહિયા કરી જશે ખાઈ જશે આપણને પીળ ચટ્ટી માછલીની આ વાત સાંભળીને રતુમડી માછલીએ પાણીમાં એક ઊંડી ડૂબકી લગાવી અને બોલી અરે પીળ ચટ્ટી તું તો સાવ ડરપોક છે એ રીંછભાઈ હોય તો ભલે રહ્યા હું પણ માછલી છું નદીની માછલી આપણે પણ માછલીઓ છીએ તું જોજે હમણાં આ રીંછભાઈને આ નદીમાંથી માછલા ખાવાનું ને માછલા પકડવાનું બંધ ના કરાવું તો મારું નામ પણ રતુંબડી નહીં ચાલ ચાલ પીડ ચટ્ટી મારી સાથે જલ્દી ચાલ અને હું કહું તેમ કરજે હો તું જલ્દી નદીના સામા કાંઠે જા અને પેલા ઝાડનું કથ્થાઈ રંગનું લાકડું પડ્યું છે ને સુક્કા ઝાડનું કથ્થાઈ રંગનું લાકડું તે લેતી આવ રતુમડીની વાત સાંભળીને પીળચટ્ટી માછલી તો નદીના વહેતા પાણીમાં સર સર કરતી ઉપડી અને કિનારે પડેલા ઝાડના નાના લાકડાને મોઢામાં પકડીને રતુમડી માછલી પાસે લઈ આવી રતુંબડીએ એ લાકડું પોતાના મોઢામાં લીધું અને રીંછભાઈ જે ઠેકાણે બેઠા હતા ને ત્યાં ગઈ એ તો રીંછભાઈ તો બિચારા ભૂખા જ બેઠા હતા ભૂખને લીધે પેટમાં ગુડુડ ગુડુડ ગુડુડ બોલતું હતું રીંછભાઈએ જોયું કે પાણીમાં કંઈક તરતું તરતું આવે છે પણ એ શું તરે છે એ વહેતા પાણીને કારણે ચોખ્ખું દેખાતું નહોતું રતુમડી માછલી પાણીમાંથી અદ્ધર કૂદીને સીધા રીંછભાઈના મોઢા સુધી લાકડાને ઉછાળું રીંછભાઈને તો થયું કે આ તો નદીના પાણીમાંથી કૂદીને માછલી સીધી પોતાના મોંમાં આવી રહી છે અરે વાહ એમણે પોતાનું મોઢું ફાડ્યું કે રતુમડીએ લાકડાને મોંમાંથી ધક્કો મારીને રીંછભાઈના મોંમાં પધરાવી દીધું રીંછભાઈના મોંમાં નાખી દીધું લાકડું રીંછભાઈને થયું કે મેં તો માછલી ખાધી એ તો ખુશ થતા ખતા ઘર તરફ ચાલ્યા રસ્તામાં એમને હેડકી આવવા લાગ્યો લાકડું ગળામાં અટવાઈ ગયું હતું તે હવે તો દુખવા પણ લાગ્યું હતું રસ્તામાં એમને વાંદરાભાઈ મળ્યા તો કે અરે વાંદરાભાઈ આ આ હેડકી હેડકી બહુ આવે છે અને આ ગળામાં પણ દુખે છે આ માછલી ખાધી એમાં ગળું કેમનું દુખતું હશે હે વાંદરાભાઈ વાંદરાભાઈ એ રીંછભાઈને ડાક્ટરની જેમ તપાસ્યા ગળામાં બેટરીનો પ્રકાશ કરીને જોયું તો ખબર પડી કે અરે આ તો માછલી નહીં પણ માછલી જેવું દેખાતું લાકડું છે લાકડું સૂકું લાકડું શું રીછભાઈ તમને એટલી બધી ભૂખ લાગી હે તે લાકડું ખાવાનો વારો આવ્યો તમને રીંછભાઈ તો બારે ભોઠા પીડ્યા અને એમણે નક્કી કર્યું કે હવે ક્યારેય આ નદીમાં માછલી ખાવા જવું નહીં તો ભાઈ આવી હતી આ રીંછભાઈ અને માછલીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ રસ્તામાં આપણને રીંચ મળે તો આપણે એમને કહીશું કે તમે સપનામાં આવજો અત્યારે તમે ઘરે જતા રહો તો ભાઈ આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો આવજો